એ આવો આવો આવી ગયા બધા મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અસ્મિતા આવ્યા છે હેમભાઈ છે ઓહો હો હો હો સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને સરસ મજાની એક વાર્તા કહેવાનો છું ભાઈ હા ગોપાલ કૃષ્ણની વાર્તા છે અને વાર્તાનું નામ છે સૂરજમુખીનું ફૂલ <laughs> તમે બધાએ જોયું છે સૂરજમુખીનું ફૂલ તમારા મમ્મી પપ્પાને કહેજો તમને બતાવશે પણ હવે પેલા વાર્તા તો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ તમે બધાએ દરિયો તો જોયો જ હશે અરે જોવામાં તો એ કેવો ભૂરો ભૂરો અને કેવો તો સુંદર હોય છે હે ને દરિયો કેટલો તો ઊંડો હોય એ કેવું તો ભાઈ બહુ મુશ્કેલ છે હો કહે છે કે આ દરિયાની અંદર પણ મોટા મોટા પહાડ નાની મોટી ટેકરીઓ અને ઘણી સુંદર મજાની ગુફાઓ પણ આવેલી હોય છે હો ભાઈ દરિયામાં રહેનારા આવી ગુફાઓમાં રહેતા હોય છે પણ એ ગુફાઓ તો આપણા ઘર અને મહેલો કરતા તો ઘણી વધારે સુંદર હોય છે ઓ ભાઈ એ ગુફાઓની દિવાલ તો છીપલા અને મોતીઓની બનેલી હોય છે બોલો હીરા ઝવેરાતથી મઢેલી એ ગુફાઓ તો દિવસ રાત દરિયાની અંદર ચમકતી દમકતી અને જબક જબક જબકતી હોય છે એમાં તો બીજા કોઈ પ્રકાશ કે આપણા ઘર જેવી લાઈટો કરવાની જરૂર જ નથી પડતી આવી ગુફાઓમાં દરિયા રાજાની દીકરીઓ એટલે કે નાગ કન્યાઓ રહે છે આ નાગ કન્યાઓના કાળા કાળા ભમરાઓ જેવા કાળા કાળા ભમર વાળ હોય હો ભાઈ એમના મોની ચમક તો એવી હોય એવી હોય કે એ ચમકથી આખી ગુફા ચમકી ઉઠે બોલો આ નાગ કન્યાઓ તો આવી સુંદર હોય દરિયા રાજાની આ બધી નાગ કન્યા તો વળી સોનાના ઝીણા ઝીણા દોરામાંથી વણેલા ઝીણા ઝીણા સુંદર કપડાં પહેરે અને એમના ઘુંઘરિયાળા અને વાંકડિયા વાળ વળી દરિયા દાદાના મોજાની જેમ દિવસ રાત લહેરાયા કરે હો પણ ભાઈ જ્યારે ગુફાઓમાં રહી રહીને એ નાગ કન્યાઓ કંટાળી જાય ને ત્યારે એ બધી સુંદર પરીઓ તો નીકળી પડે ફરવા <laughs> હવે એટલા મોટા દરિયા રાજાની દીકરીઓ કઈ પગે ચાલીને ફરવા જાતી હશે હે અરે સાંભળો તો ખરા આ બધી નાગ કન્યાઓ માટે છીપલામાંથી બનેલા સુંદર મજાના રથ તૈયાર જ હોય હો એ રથને દરિયાની સુંદર મજાની સોનેરી માછલીઓ ઘોડાની જેમ જોડવામાં આવે અને પછી તો બધી નાગકન્યાઓ અડધી રાત થાય કે છીપલાના રથ પર ચડીને દરિયાના કિનારે ફરવા નીકળી પડે દરિયાના કિનારે એ બધી મુલાયમ રેતી પર ભાત ભાતની રમતો રમે અને હંમેશા સૂરજ ઉગે એ પહેલા જ દરિયાના પેટાળમાં એમની ગુફાઓમાં પાછી ચાલી જાય એ બધી રાત પડે ત્યારે દરિયા કિનારે રમવા આવતી અને સૂરજ ઉગે એ પહેલા તો દરિયામાં પાછી જતી રહેતી એટલે એમણે તો સૂરજને ઉગતા ક્યારેય જોયો નહોતો હો ભાઈ પણ એમ ભાઈ સાંભળો એમને તો એ પણ નહોતી ખબર કે સૂરજ આખરે હોય કેવો ને સૂરજ આખરે દેખાય કેવો પછી તો એક દિવસ આ કેટલીક નાગ કન્યાઓ એવી જે રાતે દરિયાના કિનારા પર રથમાં બેસીને ફરવા ને રમવા આવી એ તો બધી આખી રાત રમતી રહી અને સૂરજ ઉગે એ પહેલા તો દરિયામાં પાછી ચાલી ગઈ પણ એ નાગ કન્યાઓમાંથી એક બહુ જ સુંદર મજાની નાગ કન્યા ભૂલથી પાછળ છૂટી ગઈ અને રથમાં બેસી ના શકી એ તો રમવા માટે બધાથી અલગ થઈને એકલી જ ખૂબ દૂર નીકળી ગઈ હતી જ્યારે રમીને પાછી આવીને ત્યારે તો એની બધી બેનપણીઓ માછલીઓ જોડેલા રથમાં બેસીને દરિયામાં પાછી જતી રહી હતી હવે એ બિચારી કરે શું એ તો એકલી દરિયા કિનારે પડેલા એક મોટા કાળા પથ્થર ઉપર જઈને બેઠી થોડીક વાર થઈ ત્યાં તો આમ પૂર્વ દિશામાંથી અજબ પ્રકારની રોશની ચમક ચમક કરતી બહાર આવી હો એ નાગ કન્યાએ જોયું એ તો આ રોશનીની સામે આ પ્રકાશની સામે ટગર ટગર જોઈ રહી કે આ આટલું બધું ચમક ચમક ચમકે છે શું કેમ કે એણે તો ક્યારેય સૂરજને આમ ઉગતાય જોયો નહોતો કે સૂરજની રોશની પણ ક્યારેય જોઈ નહોતી પણ આ જેને આ જોઈને ખૂબ આનંદ આવ્યો હો એ તો એવી ખુશ થઈ એવી ખુશ થઈ કે વાત જ ના પૂછો ને ભાઈ એણે તો વિચાર્યું કે અરે આ વળી શું છે આવું સુંદર દ્રશ્ય તો આ પહેલા મેં ક્યારેય જોયું નહોતું એટલામાં તો પૂર્વ દિશામાં સૂરજ પૂરે પૂરો ઉગી નીકળો નાગ કન્યાને આકાશમાં એક સુંદર મજાનો રાજકુમાર સાત ઘોડાઓ વાળા રથ પર બેઠેલો અને ઘોડાઓને હાંકતો જોયો આવો સુંદર રથ અને આવા સુંદર મજાના ઘોડા તો એના પિતા પાસે પણ નહોતા વળી આવો સુંદર રાજકુમાર પણ એણે તો ક્યારેય જોયો નહોતો એણે તો વિચાર્યું જો આ સુંદર રાજકુમાર મને પોતાના રથમાં બેસાડીને લઈ જાય તો તો કેવી મજા આવે આવું વિચારીને એ નાગ કન્યા તો આખો દિવસ ત્યાં બેઠી રહી અને સુરતની સામે જોયા કર્યું ભાઈ જેમ જેમ સૂરજ આકાશમાં આગળ વધે તેમ તેમ નાગકન્યાની નજર પણ એની સાથે સાથે આગળ વધે હો ધીરે ધીરે સૂરજ તો પહાડોની પાછળ છુપાઈ ગયો રાત પડી થોડી વારમાં તો નાગ કન્યાની બધી બેનપણીઓ દરિયાના કિનારે રમવા માટે પાછી આવી ગઈ પેલી કિનારે રોકાઈ ગયેલી નાગ કન્યાએ તો માંડીને પોતાની બધી બેનપણીઓને જે કાંઈ જોયું હતું એ કહ્યું આ વાતોમાં અને વાતોમાં તો રાત પસાર થઈ ગઈ એની બધી બેનપણીઓ તો માછલી જોડેલા રથમાં બેસીને દરિયાના પેટાળમાં ઘરે જવા લાગી પાછી પણ પેલી સુંદર નાગ કન્યા તો પોતાની જગ્યાએથી ન હાલી કે ન ચાલી બેનપણીઓએ એને બોલાવી તો એમને પણ કહી દીધું હું નહીં આવું હું તો અહીં બેસીને પેલા મહારાજાની રાહ જોઈશ બેનપણીઓએ તો એને સમજાવી અરે એ મહારાજા કાંઈ તારી પાસે નહીં આવે તું આવી જીદ છોડી દે પણ એ તો માની જ નહીં સુરજ મહારાજ પોતાના સાત ઘોડાવાળા રથમાં બેસીને ફરી પાછા ઉગી નીકળ્યા પેલી તો બિચારી એ જ આશામાં પથ્થર ઉપર બેઠી હતી કે મહારાજ એને બોલાવશે અને પોતાની સાથે રથમાં બેસાડીને એમની સાથે લઈ જશે પણ એ મહારાજે તો આ સુંદર નાગ કન્યા સામે આંખ ઉઠાવીને જોયું પણ નહીં નાગ કન્યાએ તો વિચાર્યું કે નક્કી કંઈક કારણ હશે કદાચ પોતે જે જગ્યાએ બેઠી છે ત્યાંથી સરખી નહીં દેખાતી હો એમ વિચારીને એણે તો ત્યાંથી ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ જ્યાં ઊભી થવા ગઈ કે એને તો ખબર પડી કે એ તો પોતાની જગ્યાએથી હાલી કે ચાલી શકતી નથી એના બંને પગ તો ધરતી ઉપર ફેલાઈને છોડની જેમ મૂળિયા નાખવા માંગ્યા મૂળિયા ધીમે ધીમે નાગ કન્યાનું શરીર સુકાઈને એક છોડ જેવું થઈ ગયું ભાઈ અને એ છોડમાં તો પાંદડા ઉગી નીકળ્યા ભાઈ એના કાળા કાળા વાળ બદલાય ને સોનેરી ફૂલની પાંદડીઓ જેવા બની ગયા અને એનું મોઢું ધીરે ધીરે ધીરે એક સુંદર મજાનું સોનેરી ફૂલ જેવું થઈ ગયું હો પણ આ ફૂલ કોઈ મામૂલી કે સામાન્ય ફૂલ નહોતું એ તો એક સુંદર મજાનું નિરાળું એવું ફૂલ હતું જ્યારે સૂરજ મહારાજ સવાર સવારમાં પોતાના સાત ઘોડાવાળા સોનાના રથમાં બેસીને પૂર્વ દિશામાંથી નીકળે છે ત્યારે આ ફૂલે સુરતની તરફ મોં કરીને ખૂબ વિનંતીઓ કરે અરે મહારાજ શું હજી પણ તમને મારા ઉપર દયા નથી આવતી શું હજી પણ તમે મને તમારી સાથે નહીં લઈ જાઓ તમને મારા ઉપર દયા નથી આવતી અરે ભાઈ બરાબર બપોર થાય અને સુરત મહારાજ જ્યારે આપણા બધાના માથા ઉપર આવે ત્યારે પણ આ ફૂલ બરાબર એ જ રીતે સુરતની સામે જોઈને ટટ્ટાર ઊભું રહી જાય સાંજ પડે ને સુરત મહારાજ પશ્ચિમ દિશામાં આથમવા લાગે ત્યારે પણ એ ફૂલ વાંકું વળીને સુરતના રથની સામે જોયા જ રાખે હો તો બાલ દોસ્તો હવે તમને ખબર પડી ને આ ફૂલ એ કયું ફૂલ હતું અરે ટબુડિયાઓ આ ફૂલને જ સૂરજમુખીનું ફૂલ કહે છે ભાઈ તમને બધાને મજા પડી ને આવજો